ભગવદ્ ગીતા અધ્યાય બાર ભક્તિ યોગ શ્લોક એક અર્જુન કહે છે એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે અને જે લોકો આપની નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તે બંનેમાં શ્રેષ્ઠ યોગ વેદતા કોણ શ્લોક બે શ્રી ભગવાન બોલ્યા જેઓ મનને એકાગ્ર કરી નિરંતર ધ્યાન ધરતા શ્રેષ્ઠ શ્રદ્ધાથી યુક્ત થઈ મને ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગ વેતાઓ માન્યા છે શ્લોક ત્રણ ચાર પાંચ સર્વ જીવોનું હિત કરવામાં તત્પર અને સર્વમાં સમદ્રષ્ટિ રાખવાવાળા જે પુરુષો સર્વ ઇન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને અનિર્દ્રશ્ય અવ્યક્ત સર્વમાં વ્યાપેલા અચિંત્ય કુટસ્થ અચળ શાશ્વત તથા અવિનાશી બ્રહ્મની ઉપાસના કરે છે તેઓ મને જ પામે છે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા દેહધારી મનુષ્યો કષ્ટથી એ ઉપાસના કરે છે અને તેમને અવ્યક્ત ગતિ ઘણા યત્નથી પ્રાપ્ત થાય છે શ્લોક છ અને સાત કિંતુ જેઓ મારા પરાયણ થઈને સર્વ કર્મો મને અર્પણ કરે છે અને મારું જ ધ્યાન ધરી અનન્ય શ્રદ્ધા ભાવથી મારી જ ઉપાસના કરે છે તથા જેઓ પોતાનું ચિત્ત મને જ સમર્પિત કરી દે છે એવા મારા ભક્તોનો હે પાર્થ હું જન્મ મરણ રૂપી આ સંસારમાંથી તરત જ ઉદ્ધાર કરું છું શ્લોક આઠ મનને મારા વિશે સ્થિર કર અને બુદ્ધિને પણ મારા વિશે સ્થિર કર તેમ કરવાથી આ દેહના અંત પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં શંકાને કોઈ સ્થાન નથી શ્લોક નવ હે ધનંજય જો મારા સગુણ રૂપમાં મન સ્થાપીને સ્થિર કરવા માટે તું અસમર્થ હોય તો અભ્યાસના યોગ વડે મને પામવાની ઈચ્છા કર શ્લોક દસ અભ્યાસનો યોગ કરવામાં પણ તું અસમર્થ હોય તો મારા ઉદ્દેશથી જ કર્મ કરતો રહે અને મને ઉદ્દેશીને કર્મો કરીશ તો પણ તું સિદ્ધિને પ્રાપ્ત કરીશ શ્લોક અગિયાર જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગનો આશ્રય કરી મનનો સંયમ કર અને અનન્ય ભાવે મારા શરણે આવી સર્વ કર્મોના ફળનો ત્યાગ કરી દે શ્લોક બાર અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતા કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ કે કર્મ ફળના ત્યાગથી શાંતિ મળે છે આ રીતે આગળ વધવાથી શાંતિ પ્રાપ્ત થાય છે શ્લોક તેર જે સર્વભૂતોનો દ્વેષ કરતો નથી પરંતુ સર્વનો મિત્ર છે જે કરુણામય છે જે મમતા રહિત છે જે અહંકાર રહિત છે જે સુખ દુઃખમાં સમાન ભાવ રાખે છે જે ક્ષમાવાન છે શ્લોક ચૌદ જે સદા સંતુષ્ટ રહે છે જે સ્થિર ચિત્ત છે જેનું મન સંયમિત છે જે દ્રઢ નિશ્ચય છે અને જેણે પોતાનું મન તથા બુદ્ધિ મને અર્પણ કર્યા છે એવો મારો ભક્ત મને પ્રિય છે શ્લોક પંદર જેનાથી લોકોને સંતાપ થતો નથી તથા લોકોના સંસર્ગથી જેને સંતાપ થતો નથી તેમજ જે હર્ષ અદેખાય ભય તથા ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે શ્લોક સોળ મારો જે ભક્ત સ્પૃહા રહિત આંતરબાહ્ય રીતે પવિત્ર દક્ષ ઉદાસીન વ્યથારહિત અને સર્વ આરંભનો ત્યાગ કરનારો છે તે ભક્ત મને પ્રિય છે શ્લોક સત્તર જે હર્ષ પામતો નથી જે દ્વેષ કરતો નથી જે ઈચ્છા કરતો નથી જે શુભ અને અશુભનો ત્યાગ કરનારો ભક્તિમાન છે તે મને પ્રિય છે શ્લોક અઢાર અને ઓગણીસ જે શત્રુ તથા મિત્રમાં સમાન ભાવ રાખે છે માન અપમાનમાં સમ છે ટાઢ તડકો સુખ દુઃખમાં સમ છે તથા સંગથી રહિત છે અને જે નિંદા સ્તુતિમાં સમાનતાથી વર્તે છે જે મૌન ધારણ કરે છે જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહે છે જેનો નિવાસ સ્થિર નથી જેની બુદ્ધિ સ્થિર છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે શ્લોક વીસ પરંતુ મારામાં શ્રદ્ધા રાખીને અને મારા પરાયણ થઈને મારા જે ભક્તો અત્યાર સુધીમાં વર્ણવેલા ધર્મરૂપ અમૃતનું સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે આ પ્રમાણે અધ્યાય બાર ભક્તિ યોગ સમાપ્ત